સંતોષ ના થાય જાણીએ કે છેલ્લી દશા આ છે ને આવું હોવું ઘટે એવું જાણ્યા પછી તો નક્ષ તો દાદા પેલી છેલ્લી દશાનો જ છે કે એ દશા પૂરી થવા માટે આ જે જે કચાશો છે એની સામે જાગૃતિ ઉત્પન્ન થાય અને તે કચાશ પણ નિર્મૂળ થાય એની માટે શું કરું એની અપરાધ નું દશા એની માટે શું ચડી છે ને એ સ્ટાઇલ ને નીકળવું કઈ રીતે તને ખબર પડી ના રીતે તને વાગ્યો નથી તું એને વાગ્યો આ તને શું પિતાંબર કરી લો એ જ થયું ને રવિને જે એમને ગમે ખબર એવું તમે કહો તમને લાગે કે આ બરાબર છે તો એ એ તો એમને ગમતી હોય તો કર્યા કરે મારે ના કહેવાનું ક્યાં બાર જણ પૂછ્યા ગયો મારો જ્ઞાન કેવું હતા ઘણું સરસ છે ચાલ્યું પછી ઊંઘા રાત્રે ઉજાગરા ના થાય સંતોષ રહે કહી દીધો પછી ના રે પેલા રે દાદા પણ તમે કહ્યું પછી ક્યાંથી રે તો આને બધું કરી દેવું તેથી આ વાત કરવી પડે મેં તો બધું કરવાની વાત જરૂર નથી આને કહું છું એને કહું છું ભાવ કરીશ નહીં મને મોટા મોટો પાર નહીં આવે જયારે ત્યારે તો છૂટું તો પડશે ને આ છૂટકો થોડો છે કે છે જ્ઞાન જાણવાનું પછી શું છોડવાનું જેને ઉતાવળ હોય તેને અપરિગ્રહી થવું જોઈએ આપણે તજિયા ખાતા ખાતા જવાય છે બરાબર છે પછી ભજીયા ખાતા ખાતા જવાનું ભજીયા ખાતા ખાતા છૂટું પરિગ્રહ થવું પડે કેવી રીતે ભજીયા ખાતા ખાતા જવાનું નાખતા ભજીયા ગરમ થઈ હવે માર ખાઈ જઈશું નોકરી માટે જવું પડે એને એ ઉડાવી દેવાય એ વસ્તુ થઈ ને નોકરી પ્રમાણ કે નહીં નોકરી વેપાર ખેતીવાડી કે તો એ તો ઉડાવી દેવાય એવી વસ્તુ થાય ને તો ઓછું હોય જ નહીં ને કરવો છે તેમ ચાલે એ વસ્તુ જયારે આત્મ જાગૃતિ ઉત્પન્ન થવી અને તે વ્યવહાર કરવો આખું પોતાની બધી શક્તિ બાજુ મૂકીને કરવા જેવું થાય છે આજે આ સમજ પાડી કે આ તો તો એની સામે તો પછી નોકરી કે જે કે બધું શક્તિ વેડફીને દાદા પાસે જ્ઞાનની સમજ પ્રાપ્ત કરવી અને ત્યાં બધી શક્તિ વેડફી નાખવી તેના જેવું થાય છે ખાવા ખાવા પૂરતું શરીરને છે ને મેસેજ એના તો શરીર પડી જાય મળી જાય એટલા એટલા પૂરતું જ વ્યવહાર છે બરોબર અને તે ભગવાન કહ્યું છે એક જ વખત ખાધું કઈ છે મરી નહીં જાય બરોબર તો ખાધું પછી આખો દાડો કર્યા એ ઉપયોગ આખો ઉદય ઉદય સ્વરૂપે આ રહ્યા કરે પોતે ઉપયોગ ના રહે પણ તો પણ તે રહેવું જોઈએ ને ખસી જાય

એમ તો જેટલી વ્યક્તિ ભેગી થાય તેમાં બને ત્યાં સુધી ના ચુકાય એટલે જાગૃતિ રહ્યા કરવાની અને ચુકાયું હોય તો ફરી પાછો ઊંધેથી પણ જોઈ જવાનું કે ક્યાં ચૂક્યા પેલું નિરંતર હોવું જોઈએ નિરંતર એમાં તો જાણ્યું છે બધા સમજ પાડી હવે છૂટું છે ઓછું છે હવે અપરિગ્રહ દશા દાદા કે પૂરું કરી લેવું છે એને અપરિગ્રહી દશા જોઈશે તો એ અપરિગ્રહી દશા લાવવા માટે તો અત્યારનો આખો વ્યવહાર ઉભો છે તેમાં કેવી રીતે નિકાલ તેમાં કેવી રીતે અપરિગ્રહી દશા લાવી કેવી રીતે મધુર શું છે નહીં માથા દાદા આગળ ખોવામાં પ્રેમથી કરી દીધું વ્યવહાર ના વર્ગ પૂછે છે કે આપ કહો છો કે પોતે વ્યવહાર ને વર્ગ્યો છે તો પછી જે ગઈ છોડો હોય તે વખતે વ્યવહાર છોડી દેવાય કેવી રીતે છોડી એટલે પેલે નોકરી માટેની એપ્લિકેશન કરી તો બીજી બાજુ રાજીનામાની એપ્લિકેશન કરી છૂટી જવાનું જેવી

અપરિગ્રહી દશા તમે આપે કહ્યું અપરિગ્રહી દશા થી પેલું છેલ્લી સહજતા બંને ની પ્રાપ્ત થાય છે John Lopez. તો એ દીક્ષા મને જોઈએ છે શોખ તો એમ થાય છે કે હમણાં કેને કે અત્યારે જ આમ તૈયારી છે પૂરેપૂરી વૈરાગ આવે કે નોકરી પર જાય ત્યારે શોખ રહેતો સારું પેલા બધા કરતા બહુ સારી વસ્તુ નોકરીમાં મીઠાશ ના લાગે પગાર આવે ત્યારે સારું વધારે પગાર વધારે થયો કરવું પછી કે છે વિરોધાભાસ વાત નહીં એ આનંદ થયો મહી સહેજ આનંદ થયેલો જ દવા પણ પણ એટલે આમ ઉપાધિ સ્વરૂપ ઉપાધિ વધી છે એવું લાગ્યું લાગ્યા કરેલું કે આમાં આમાં હિતની વસ્તુ નથી ઉલટાનું કઈ ને કે આજે વધશે તો લોકોને પછી ઘરમાં પણ અપેક્ષા વધ્યા કરે કે આ વધુ આટલો કર્યો હતો આટલો કર્યો વધારે ઉતરાયું પેલા એમ લાગતું આપડે કઈ ગયા છે હું નીકળી જાય કેમ કરીને તેને બધા આપડે કર્યો No. એટલે આ કચાશ આખી સૂક્ષ્મ ભેદે ઉડી જવું જોઈએ આ વસ્તુમાં આજે સહેજ પણ પેલું મય પરિણામ આનંદ નું ઉભું થયું એ પણ આખું ખરાબ થઈ જવું જોઈએ એ પણ ઉડી જવું જોઈએ આ દીક્ષા સામે પગાર વધ્યો આપણે આમ ઇન્ટરેસ્ટ તો જાણવું બધું વધારે દળે પહેલામાં ઇન્ટરેસ્ટ જ નથી એટલે બહુ વારે ઘડી પૂછપૂછ કરી એટલે ખબર પડે ને ભાઈ આને ઇન્ટરેસ્ટ જ નથી એટલે માટે કંઈક નવું જ આપણે થવાનું કંઈ દાદા પેલું પણ જવું પડે છે આમ તો સંપૂર્ણ ના ઇન્ટરેસ્ટ પૂરો કર્યો છે કે હમણાં અહીં નથી તો હવે શું કરવું તો કે ભાઈ હમણાં અહીં નિકાલ થવા દો આનો રસ્તો કઈ નીકળે તો પછી તે દાડે છોડી દેવું છે આ બાજુ કયો રસ્તો તો કે એ નક્કી છે કે ભાઈ આ દીક્ષાનો તો કે એની માટે પોતાનું પોતાની લેવલ એની પોતાની એ પદને માટે લાયકાત જેટલી કેટલી કેપેસિટી ઉત્પન્ન થઈ છે એ યોગ્યતા અધૂરું હોય કાચું હોય અને જો આ મૂકી દઈએ અને પેલું કાચું છે તો પેલા માટે પૂરેપૂરું થઈ જાય ત્યાર પછી ત્યાં સુધીમાં કઈ ને કે એ બાજુનું પૂરેપૂરું હોય એટલે એ મળશે જ ત્યારે એની વેળે છૂટી જશે તો પછી ઘણું બધું થઈ જાય ઘેર પડી આવે દેખાડી એમ એ વાત એ બઉ કરેક્ટ લાગે એમાં શું છે કે પેલું પેલો વ્યવહાર વ્યવહારનો બોજો ખસ્યો કે આ તો મય મય બરોબર નું ઊંચું જતું રહેશે બધું પેલું પણ પેલો વ્યવહાર છે એટલે એ એ પ્રમાણે રિલેટિવ બધું અહીં થવાનું અને પછી પોતાનું જાગૃતિમાં પણ ફેરફાર થઈ જવાનો અને પેલું ઉડ્યું એટલે શક્તિ બહુ લિમિટેડ પેલામાં જવાની થઈ જાય એ જ પગાર આનંદ થયો હતો નહીં રડતો નતો પાછું એકલો પડે ને એટલું એટલે ખબર પડી ને પગાર વધ્યો પછી એની પર બંધન થાય કે આ શું વધ્યું એટલે પછી રડ્યો ને તો તમે કરતા હાર હારું એ જયારે છોડીએ ત્યારે છૂટી જાય ક્લાયન્ટ ક્લિયર ના દસ એવું કેતા ના જ જશો એવું કે નથી જવાનું એવું કઈ ઉભી રહે એવું નાખી જઈને મનમાં એમ થાય કલ્યાણ કરતા નીકળે એવી પછી એમ મારવી ને સંસ્કાર કરો ને આવી પછી વચ્ચે છોડી દે એટલે એટલે આપણા બધું મારી મારીને પહોંચી ગઈ નાખે નાનો કેતો ને બહુ ના કઈ જોયું દાદા બધી રીતે કરી જોયું કરું એમણે એ નહીં એવું નહીં એમને દાદા એ ના એમને કે ખોટે રસ્તે જાય છે એ હિસાબે ના કરી જોયું આ રસ્તો ના હોત તો એ બરાબર હતો દુઃખી થાય એટલા માટે ખબર પડી કે આ દાદા નો રસ્તો સાચો પેલા ખોટા રસ્તો એટલે ટ્રાય કરેલો એ તો ના કરે જીવતી નથી ચાલો

સ્વરૂપ જ્ઞાન વિશે જ્ઞાન વિશે જ્ઞાન આવવું છે વિશેષ જ્ઞાન આવવું છે પણ એ વ્યવહાર છે ત્યાં સુધી તો ઉત્પન્ન રહ્યા જ કરે ને વચ્ચે જ્યાં સુધી વ્યવહાર હોય ત્યાં સુધી એ વચ્ચે ઉભું રહ્યા કરે ને વ્યવહાર નિકાલ કરી નાખે નિકાલ કર્યા કે નિકાલ કરતા બેહી રહે તો માર કાઢીને પાછી બધા બધા મનમાં એમ લાગે બધું હેલું છે થઈ ગયું એવું લાગતું દાદા છે તો પેલું છે અને થઈ જશે એવું લાગે ના પણ મનમાં તો બધા એવું માને કે આ હેલું છે બધું થઈ ગયું આ તો આપેલું જ છે જે છે તે એમાં પુરસાદ કઈ નવું કમાણી કરી ગઈ નથી ચાલો મૂકો આપડે કહીએ ચાર ચા ગોદરા બસી જાઓ તો શું થાય નહીં બે અભ્યાસ કરી રાખ્યા પછી બંધ જ નહીં તું જ્યાં કહ્યું તો હું જાઉં એવી એમને તો આવું એર કન્ડિશન બધું ખરીદવાય ને તાપમાં જ્યાં કઈ આપનારે વિચાર કરે ને ક્યાં પડી રહ્યો છે પહેલો વિચાર કરો સાચું શું તમે પડી રહ્યા જોઈએ કે હા બરાબર આ દાદા તમને રેડ સિગ્નલ બતાવ્યું કે અમને આવી વ્યવસ્થા કરી આપજો તમે દાદા એક જ કહેતું બરાબર તમે શીખી તમે લખી લો આ તો છેલ્લા જ આવું કહ્યું હતું વડોદરામાં તમે વડોદરા કહ્યું તમારે શું શું જોઈએ લિસ્ટ બનાવજો વડોદરા એટલે કે વડોદરામાં આપે કહેલું કે શું શું જોઈએ છે એનું લિસ્ટ બનાવજો શું જોઈએ શું ના જોઈએ એની એ તો બે મહિના ઉપરની વાત છે દોઢ મહિના પહેલા આ આ દીક્ષા માટે તમે ઉપાશ્રયમાં એટલે કે તમે દીક્ષા લો તો તમારે શું જોઈશે દાઢી કરવી કે નહીં આ શું એની માટે લખી લાવજો શું તો વિચારી રાખવાનું છે એ તો વિચારી રાખવાનું એની જરૂર જ નહીં ને હવે આ બરોબર ફોડ પડી ગયો આ ફોડ પડી ગયો વાતનો વાતનો ફોડ પડી ગયો પછી નક્કી થાય પછી સગવડે સગવડે તો થાય સાવ કઈ મારે ભગવાન જેવું રાખવાનું નથી આ ને અનુકૂળ થાય એવું રાખવાનું નથી ઘણું કરું થોડો એટલે બસ તે થઈ નીકળી કાયા કોમળ ને કેશે જીવન એટલે એમને જરા સેસડ રાખવું પડે ને યોગેશ તું બાકી ચાલી શકે હું ગમે એવું પડશે શિક્ષણ ના થાય હે

તિરુપતિ બાલાજી દર્શન લઈ મધુરા થી આવતા દર્શન લઈ આવજે દીપક મધુરા થી આવતા તિરુપતિ બાલાજી દર્શન લઈને પછી આવજે બાય તો ગઈ જ આવે છે રસ્તામાં જ આવે છે Thank you. Blue minus. Blue na blue. Balik ka para sa mall. Oo, oo. Ay, pasyal na bilito na siya. Check na dapat kailangan. ફક્ત મુંબઈ ક્ષેત્ર છોડવું છે એવો વિચાર કરવાનો અને ક્યાં કયા ક્ષેત્ર જવું છે એટલો વિચાર કર્યો કે કામ થઈ જ જાય પછી સંઘપતિ ને કહી દેવાનું કે અમારું સંઘપતિ ને કહી દેવાનું કે તમારે નક્કી કર્યું ને એ પ્રમાણે તો થયા કરતા સંઘપતિ કેવું ના પડે સંઘપતિ સમજી જાય તું કઉ કાંઈ બપોરે અમારે જમવું નથી તો શંકર બીજા લોકો કે જરા દૂધ આપી આવજો દૂધ પીશે કે સંપત્તિ ખરા જ થઈ ગયું ને દાદા કહ્યું કે આ સંસ્કૃતિ બીજા બધો દૂધ એટલે સંસ્કૃતિ કરાય ના ઓગરણ એવું નહીં હોય મોકલશે તો એવું કે છે એમનો એનો કે નહીં તો દૂધ મોકલશે સંસ્કૃતિ ચિંતા

રાતે યાદ આવે ફળ રહી ગયું રહી ચાલી પછી રાતે લિસ્ટ કર્યું છે એ કાયદા ના પાડે એના માટે શું કરવું પડે પોલીસ રાખવી પડે પોલીસ રાખવી પડે પોલીસ રાખવી પડે પછી અંદર કોને કાયદા કોણ કોણ ભાગે છે પછી એડી રાખવી પડે પછી આપણી પાસે શું રે આપણું ગેરકાયદે કાયદા વગર ચાલે છે કઈ બગડી ગયું બધા બગડી ગયું નહીં લાગતું કેટલા વર્ષે કાયદા વગર ચાલે <laughs> પહેલેથી જ જ આવે ના પણ અત્યાર સુધી કઈ નથી કાયદા વગર ચાલે છે ને પરિગ્રહ થાય એટલે પછી આવા સંજોગ પરિગ્રહ છે તમારી આવા સંજોગ જોઈએ હોય તો જોડે જોડે નક્કી ના કરવું પડે કે અમારે છે તે આહાર પાણી છોડી દઈ અને સલ્લેખ ના ક્યારે કર્યું તપાસ કરી હવે પરમાત્મા દેહમાં છે કે આત્મા નથી ભગવાન બેઠેલા હોય તો શું ખોટ હોય તેના માટે તપાસ કરવાની આ લોકો કે સંદાસ કરાવીશું સંદાસ તો પછી પાછા સ્ટાઇલ ફાઇલ સ્ટાઇલ છે જંગલમાં તમે કાગળ રખાડ્યું મને ખુદ પડી ગઈ આ બે ખોટું રખડાય તને કેમ ના પડી સાચી વાત તો ખબર મને ગુજરાત નથી ને